મારી બુદ્ધિ કે છે કે હું બુદ્ધિ કે પછી અહંકાર મારી ઇગોઇઝમ કે છે કે હું પછી ચિત્ત મારું ચિત્ત છે કે હું ચિત્ત છે કે આ બધું જે મારું એ હું નહી હું હંમેશા મારું ના હોય હું જે મારું ના હોય અને મારું તે હું ના હોય મારું બધું પૂતગલ હું ચેતન મારું બધું પૂતગલ હું ચેતન હું મારું એક હું થાય નહીં મારું એક હું થાય મારું એક હું થાય બે જુદી હોય ને મારું અને હું બે જુદું જ હોય ને એટલે હું એ ચેતન છે અને મારું એ પૂતગલ છે પણ એ મારું અને હું એવો એક તાત્વિક ભેદ છે તે જ્ઞાન સુધીની અનુભવ આવે છે પણ એનું મને પ્રત્યક્ષ અનુભવ જોઈએ છે કે આ મને ખબર પડે છે કે આ મારી ઘટાત એ જયારે મેં કહું કે આ મારી ઘટાત એટલે તે હું નથી પણ મને મારા ઊનો અનુભવ જોઈએ મને મારા ઉનો અનુભવ જોઈએ છે મને આ ઘડિયાળ મારી છે એવું જયારે કહું છું તે વખતે હું એ જુદું છે પણ એ મારા ગુનો મને અનુભવ નથી હા ગુનો અનુભવ મારે જોઈએ આ ઊંડો અનુભવ તમને થાય મારી વસ્તુ તમે જુદી મૂકી દો એટલે શું રે આપણી પાસે બાકી રહેશે હું અને તે જ તે મુખ્ય વસ્તુ છે પણ આ તમે મારું નથી અને મારું છે આ હું છું અને આ મારું છે એ પૂરેપૂરો ભેદ પાડી તમારે શક્તિવાન નથી તમે એ અમારી પાસે કામ હોય એ આપણી પાસે જ્ઞાની પાસે હા તો આ બધું થોડ થોડ કરી નાખ્યું અમારું કામ જો એટલે અમે તમને જુદું પાડી આવીએ અને તમારું અને આ તમે આ મારી મારી આનંદિત ભેદ વિજ્ઞાન ના જાણે જ્ઞાની ભેદ વિજ્ઞાન હા કે જેનામાં બુદ્ધિ બિલકુલ છોટો ના હોય તો ભેદ વિજ્ઞાન ઉત્પન્ન થાય બુદ્ધિ નો છાંટો બુદ્ધિ જયારે બિલકુલ બંધ થઈ જાય ત્યારે ભેદ વિજ્ઞાન ઉત્પન્ન થાય એ દાદા અમારી આખી દુકાન તમે સાફ કરી નાખવાની વાત કરી અમારી દુકાન તો બધી બુદ્ધિ ના આધારે ચાલે નાદારી બુદ્ધિ જયારે ખરાબ થાય બુદ્ધિ છે કુદરત ભાવી છે અને પોતે પોતાના ભાવ બોલે છે એટલે પેલું વેદ વિજ્ઞાન થતું નથી આપ માં આવે ને કારણ બુદ્ધિ બુદ્ધિ નો બુદ્ધિ ની વ્યાખ્યા હું તમને કહું બુદ્ધિ એટલે ઇનડિરેક્ટ જ્ઞાન અને જ્ઞાન એટલે ડિરેક્ટ જ્ઞાન બુદ્ધિ એટલે ઇનડિરેક્ટ જ્ઞાન ઇનડિરેક્ટ એટલે શું કે આપણા સૂર્ય અહીંયા હરીસો મૂક્યો હોય અને હરીસા પર સૂર્યનું લાઈટ ડિરેક્ટ પડે અને હરીસો આમ વાંકો ગોઠેલો હતા એનું લાઈટ જતો પડે રસોડા પડે લાઈટ હરિધન તે બુદ્ધિ કહેવાય અને સૂર્ય નું લાઈટ આની પર હરિધન પર જે જ્ઞાન કહેવાય એટલે આમાં શું છે આમાં અહંકાર ના થ્રુ છે તે જે લાઈટ આવે છે આત્માનું આત્માનો પ્રકાશ અહંકાર ના થ્રુ આવે છે એ બુદ્ધિ છે અને ડિરેક્ટ અહંકાર ઉડી જાય બુદ્ધિ ઉડી જાય અહંકાર ઉડી જાય અક્ષર ડિરેક્ટ આવે એને જ્ઞાન કહેવાય એટલે અહંકારી જ્ઞાન એ બુદ્ધિ કહેવાય અને નિરહંકારી જ્ઞાન એ જ્ઞાન અહંકારી જ્ઞાન એ બુદ્ધિ બુદ્ધિ આખા જગત ના બધા શબ્દ જાણે પણ અહંકારી જ્ઞાન એટલે હું જાણું છું એ બુદ્ધિ માં જાય આ કેમ ના છૂટે કેમ છૂટવાનું છોડનારો હું કે છે મારું મારું નો કહેનારો જે છે એ એબ્સોલ્યુટ થયો નથી જયારે એબ્સોલ્યુટ થાય ત્યારે નહીં તો તન્માયાકાર એ પોતે જ નહીં છે હું કહો છો ને તે પોતે જ નહીં છે નાતા હોવો જોઈએ કેવો હોવો જોઈએ આ આજ્ઞેય ને તમે જ્ઞાતા માનો કે હું જોવાનું છું આ હું જોઉં છું એ જ્ઞેય ને જ્ઞાતા માનો જયારે જ્ઞાની પુરુષ જ્ઞાતા ને જ્ઞાતા માની આપણને જ્ઞેય ને છે ઘીનું ભાઈ જ્ઞેય છે શું છે ઘીનું ભાઈ પોતે જ નહીં છે ચીનુભાઈ પોતે શું માને છે હું જાણું છું કે પણ ચીનુભાઈ જ્ઞેય છે જયારે પોતાને પોતાને હું જુદું પાડી આપે ત્યારે ચીનુભાઈ જ્ઞેય છે એવું ખબર પડી જાય જુદા હોય કાયમ માટે દ્રશ્ય અને દ્રષ્ટા છે જુદા જ હોય જ્ઞેય અને જ્ઞાતા જુદા જ હોય કેમ તમે એક કોઈ કારણ છે નહીં મને એવું લાગે છે કે જે તત્વજ્ઞાન આત્મજ્ઞાન પામવાની વસ્તુ છે તો આત્મજ્ઞાન તે જ્ઞેય સ્વરૂપ જ્ઞાતા જ્ઞાતા તમને સ્વયં પ્રકાશ જયારે લાગવાની વાત છે તો સ્વયં પ્રકાશ ખુદ જ્ઞેય અને ખુદ જ્ઞાતા એવું બંને ના હોઈ શકે એટલે કે તત્વજ્ઞાન પામવાની જે વાત છે તે વખતે જે આત્મા જે છે એ પોતે જ જ્ઞેય અને પોતે જ જ્ઞાતા એવું નથી થતું એમ ના એ તો એ સાપેક્ષ વાત છે સાપેક્ષ વાત છે કેવી વાત છે કે શું જ્ઞેય શું ધ્યેય અને શું ઉપાધિ અજ્ઞાની ભગવાન શું કે શું કરવા જેવું છે ઉપાધિ શું કરવા અને જ્ઞેય શું કરવા જેવું આ બે ને જાણવા લાયક અને અનુભવવા લાયક એ ત્રણ ક્રિયાઓ લોકોને સમજાવવા માટે શું કરવું પડે કે અજ્ઞાન જાણવા જેવું શું ટકાત્મા

પુણ્ય પાપ ને અને બંધ આશ્રમ આ બધા આ બધા આ બધા હે ગયા ઉપાધ્યાય માં શું કહ્યું કે આત્મા સંવર નિદ્રા અને મોક્ષ આ ચાર ચાર ઉપાધ્યાય ગયા પછી ભૂતગલ પુણ્ય બાપ બંધ બંધ અને આશ્રમ એ છતાં આપડા એમાં ગયા ધ્યેયમાં ઉપાધિ અને જ્ઞેય આત્મા ત્યાં તે જ ગયા જ્ઞેય આત્મા કહું એવું નહીં કાયમ માટે આત્મા ધ્યેય સ્વરૂપ છે પછી આત્મા થયા પછી આ બધું જગત જ્ઞાન રૂપે છે પોતે જ્ઞાતા મૂળ વસ્તુ પોતે જ્ઞાતા આ તો સાપેક્ષ વાક્ય વાક્ય લઈને લોકો પૂજાય કરે વાક્ય લઈને પૂજાય કરે લોકો આ સાપેક્ષ આ વાક્ય છે ને પૂજાય કરે નિશ્ચિતભાઈ તમને સમજાયું શું કહેવા માંગે છે જયારે તમે આત્મા જાણ્યા પછી પછી તમારે શું રહેશે શું નામ તમારું પછી જાણકાર છે એને આત્મા જાણવાનું શું છે જાણકાર છે અને આત્મા જાણવાનો છે જયારે આત્મા જાણ્યા પછી આત્મા જ્ઞાતા છે અને વસુબેન કઈ છે આ કરવાનું છે એ કરવા માટેનો રસ્તો કયો આજ કરવાનું છે અને એ કરવા માટે રસ્તો કહો હા બસ જે વિરોધ કેવી રીતે થાય જઈ નથી મળે બરોબર હા બધા એ સાધક ક્રાંતિ કેમ તમે મારે તો આ માર્ગ આપની પાસે જોઈએ છે બસ શું કે છે બેન મારે તો આ માર્ગ આપની પાસે જોઈએ છે બસ હા માર્ગ આપી માર્ગ નહીં હું તમને આત્મા આત્મા આપી દઉં તો પછી આત્મા આત્મા મારો મનુષ્ય જન્મ સાર્થક થઈ ગયો પછી ક્યાં બાકી રહ્યો મનુષ્ય જન્મ સાર્થક થઈ ગયો થઈ ગયો તમારો ના થાય અમારી પાસે હું તો માઇનસ પાસ મળે માઇન્ડ દાદા એવું તો ખરું ને કે જે જે જીવ અનંત ભાવના અશુભ કર્મો વધારે લઈને આરો સાથે કે શુભ કર્મ વધારે લઈને આરો એ શુભ ને અશુભ બંને તમને ભોગવવા પડે એ વાત સાચી પણ એ શુભ ને અશુભ લઈને આવ્યો હોય અને એને પુણ્ય જે શુભ કર્મ થી ઉપાર્જન કર્યું હોય તો તે પુણ્ય ભોગવતી વખતે તેને આત્માની પ્રકૃતિ થવાના વધારે એ બધું બરોબર છે માર્ગ આ જે ધોરી માર્ગ ના હિસાબે વાત કરો છો અને આ અપવાદ માર્ગ છે આ અપવાદ માર્ગ તમારે તમારે હરકત બેસી જવાનું કઈ મહેનત નહીં કરવાની આત્મા આપી દઈશું આત્મા અને આત્માના સ્વ રમણતા રહો પણ લીફમાં બેસી રહ્યો સ્વરૂપમાં બેસી આત્મામાં સ્વરમણતામાં રહો મને કર્મ નહીં બંધાય હા પણ સદીપમાં પણ અહીં તો કર્મ જ નહીં બંધાય એક જ અવસ્થા ના આજ્ઞા પાડવા પૂછો અહીં કર્મ જ ના બંધાય કર્મ ઘેરી જ બંધી જાય સર્વ પાપો ભટવી મૂકી નાખી પાસે તમારે જાગૃતિ ઉત્પન્ન થાય ક્યારે થાય નિરંતર જાગૃતિ ચોવીસ એક કલાકની જાગૃતિ અત્યારે તો જગત ઉઘાડી વાંચે ઊંઘે છે શું થાય છે હા તમે બધા ઉઘાડી વાંચે ઊંઘો પણ તે પછી નિરંતર જાગૃતિ વાત એ ઉજાગર અવસ્થા મળે બસ એવું કરી આપો એ ઉજાગર અવસ્થા મળે એવું બસ કરી આપો ઉજાગર અવસ્થા દાદા કેવો શબ્દ બોલે છે એની પોતાની ગ્રસ્તીની રોજની ડ્યુટી એનો જે કાર્ય તો એ કાર્યમાં પેલી સ્વરૂપ અવસ્થા અખંડ ને અભંગ રે એવો ઉપાય એનું સ્વસ્વરૂપ એ ન થઈ જાય એને માટે ચોવીસે કલાક પોતાના સ્વરૂપ થી રમણતા અખંડ અને અભંગ રહે અને જોડે જોડે સંસાર ના બધે કાર્યો ચૂકી બધી થયા કરે એમાંથી આ સંસાર ના કાર્યો થી પોતાની રમણતા માં ભંગ ના પામે એવું કર્યું છે કોઈ વખત કોઈ થયેલું તમે કોઈ ઘર મગર ચીરી રહ્યા ભગવાન કહ્યું શું ભાઈ પગાર લાભો લઈને આવ્યા એવું કોઈને કોઈ વખત થયેલું એવો એક પણ માણસ વાપરવામાં આવ્યો છે શાસ્ત્રમાં સમજાવવાનું કઈ કદાચ આવું થયેલું હતું સંસારમાં રહેવા છતાં સંસારના કાર્યો વગેરે કરતા છતાં ચોવીસ એક કલાકે રાતના રમડતા જાય નહીં એવું કોઈને સાંભળવામાં આવેલું એવું તો ભગવાન મહાવીર વિશે આપણે સાંભળ્યું કે તીર્થંકર ચોવીસે કલાક કાર્યો કરતા ઉપદેશ રમતા સ્વરૂપ રમતા અખંડ રહેશે એવું ભગવાન વિશે સાંભળ્યું ભગવાન મહાવીર વિશે સાંભળેલું કે ઉપદેશ આપતા કે કાર્યો કરતા પણ એને અખંડ સ્વરૂપ રમણતા રહેતી હા પણ તે જ કેવ જ્ઞાન થયા પછી હા કેવ જ્ઞાન થતા પહેલા નહીં એક સત્તા એક અધિક માર્ગમાં નહીં થયું કેવ જ્ઞાન થયા પછી થયું હા આક્રમ વિજ્ઞાન જે હમણાં થયું છે ચોવીસ કલાક રમણતા રહે અને સંસાર વકીલાત કરે આ વકીલાત કરે વકીલાત કરે તેમાં સાચું જૂઠું હોય તો વાંધો નહીં એવું નીકળી જતું હશે ધંધો જુદો અને એનો એનો ધંધો જુદો અને આત્મા જુદો એટલે બે સ્વરૂપ થઈ ગયા ને ધંધા જુદો અને આત્મા વખતે જુદો એવું થઈ ગયા ને ધંધા જુદો અને આત્મા જુદો ધંધાની જગ્યાએ જાય ત્યારે રાવણ ને આપડે મંદિર માં જાય ત્યારે રામ એવું એવું બે સ્વરૂપ ફરી એ જ્ઞાન જ ના રહે એક ક્ષણ માં રાવણ થાય ને જ્ઞાન કારણ કે છે ને પોતે જુદા રહી ને વકીલાત કરે જસુભાઈ વકીલ કરે વકીલાત કરે પોતે જુદા રહે ક્યાં તમે તમારું તમારી આ લાઈન તમારી ફરજો તમે બચાવો એટલે જસુભાઈ ફરજો બજાવે તેમાં આ જોયા કરે જસુભાઈ ધક્કો આપે આવું આવું ના માટે છતાં એની ફરજ બરાબર ચોક્કસ ને બરાબર સાચી ને બરાબર ચોક્કસ થાય ચોક્કસ થાય ને કરે છે તો હું જાણું પણ એમનો તો સારી રીતે કે કોઈએ જુઠ્ઠો કેસ હોય તો મારી પાસે લાવો નહીં અને જુઠ્ઠો હોય તો પોતાનો અતિ હોય તો કે અહીંયા હા તો એવું અંતરથી પૂછે ના વકીલાત કરતો તો નહીં વકીલાત વકીલાત કરશે તમે જાણો છો કે આ વકીલ વકીલ બરોબર સારું વકીલાત કરી ના કરી છે તે વખતે તમને આ જ્ઞાન આપે એવું તો અત્યારે પણ કોર્ટમાં કોઈ કેસ હું ચલાવું જયારે હાઈકોર્ટમાં નીચેથી આવેલો ચલાવવાનો અંદર આ સાચું આ ખોટું મૂકવાનું નથી હોતું પણ વકીલ તરીકેની વખતે પણ હાઈકોર્ટમાં એમ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ બંધન કરતા ગણાય અને મારો વકીલ જે ચુકાદો મારા અસીલને તરફાઈ કરતા છે અને બીજો ચુકાદો સામાના અસીલને તરફાઈ કરતા છે જ્યારે જો હું હું વસુબેન અને પેલો વકીલ એ બંનેની વચ્ચેની લડત જ્યારે જોવા મળે ત્યાં પેલો વસુબેન વકીલ આવી બધી લડાઈઓ તો અંદરની ચાલ્યા કરે અને કોઈક વાર પેલો વસુબેન વકીલ જીતી જાય તો પેલો બીજો ચુકાદો સભાવાળાની ના બતાવે અને પેલો જો પેલો આ પણ નથી જતું શું જતું જ્ઞાન લીધા પછી વાત કરો છો કે લાભ લેતા કરું કે અત્યારે તમે શું કરું કે ના અત્યારે હું એવું કરતી જ નથી અત્યારે મને આવા સંઘર્ષો કોર્ટમાં આવા પ્રસંગો બાર મહિનામાં બાર સમજણ આવે ત્યારે બાર મહિનામાં બાર સમજણમાં પાંચ છ વખત એવું પણ થાય કે જયારે હું બંને કેસ મૂકી પણ દઉં અને સંઘર્ષ ચાલ્યા કરે એનું નામ જ સંસાર એમાંથી બહાર આવવાનું રહ્યું ને એમાંથી એક બાળક બે કલાક પર લઈ દે ઉઠાઈને બહાર મૂકી દે બે કલાકમાં બહાર આવી શકું પછી આપણે બીજું જોઈશું સંઘર્ષ ઉત્પન્ન ના થાય ત્યાં તમને નહીં થાય બીજું બધું જે છે બતાવી દઈશ તમારે હાથમાં રમાડતા રહેશે એટલું જોઈએ છે પછી શરીર પર સારી અસર થઈ છે અસર શરીર પર સંઘર્ષ મસી શરીર આજે આવ્યા કારણે પાસે પણ કેસરી વસ્તુ ના રાખવી તો પડે કેટલીક વસ્તુ આપણે ના રાખવી હોય તો એ આપણને છોડે નહીં એ પણ આપણા લોકો મન પર માન નહીં રાખવું હા પણ એ અમુક જ વસ્તુ બીજી બધી વસ્તુઓ મન તમને છોડે નહીં મન જોડે તમે આજે આવું ભૂજા મને ભૂજવા દે ના હોવા દે The world is the puzzle itself, puzzle Filuga. God has not puzzled this world at all. Only scientific circumstantial evidence. શું they કહ્યું God has not puzzled the world. God has not puzzled the world. Ah, only scientific circumstantial evidence. આ તમારા circumstantial evidence જુદા હોય છે અને આ સાયન્ટિફિક એટલો જ છે તમારામાં કે દેખાય એવિડન્સ હોય છે સર્કમસ્ટન્સ એવિડન્સ વકીલાઓમાં અને આ છે સાયન્ટિફિક હોય એટલે ગુહ્ય અતિ અતિ ગુહ્ય બધા સંજોગો ભેગા થાય તરા કાર્ય થાય ઓનલી સાયન્ટિફિક મોટા મોટા એવિડન્સ બતાવું તમને આ સ્પેસ અત્યારે તમે બેઠા છો ને સ્પેસ આ ટાઈમ અત્યારે આ ટાઈમ સ્પેસ બીજા બધા પ્લસ એવિડન્સ થાય ત્યારે તમારી વાતચીત કરી એટલે God has not positive truth at all, only scientific circumstantial evidence. The world is the puzzle itself. હું જાતે જોઈ જ કહું છું કે આ પઝલ થયેલો છે અને વિજ્ઞાનથી પઝલ થયેલું પઝલ થયેલું વિજ્ઞાનથી ભગવાન પઝલ કર્યું નથી આ વિભાવનો અર્થ જુઓ ને કેટલો બધો ઉપયોગ થાય વિભાવ એટલે શું અર્થ કરે છે આત્માને વિભાવ એટલે આત્માનો વિભાવ એટલે આત્મા પોતામાં રમતો નથી અને બાહ્ય ક્રિયાઓમાં રમે છે એને વિભાવ કહેવાય એવું મારું સમજ છે આત્મા પોતાના સ્વભાવમાં નથી અને બહાર ઉદ્ગલ ની અંદર રમે છે એને હું એમ કે વિભાવ છે એવું સમજુ વિભાવ એટલે તમને શું સમજમાં આવેલું પોતાના સ્વ સ્વભાવમાંથી બીજા કસાયમાં જવું તે વિભાવ વિકારી ભાવ વિષમ ભાવ વિષમ ભાવ કે વિષમ ભાવ વિકારી ભાવ એને જ ભાવ કે એટલે આત્માનો વિષમ ભાવ જો બધી હોય તો એ વિષમ ભાવ એ સુધી રહે સ્વભાવ થઈ પડ્યો કહેવાય શું ભાવ મોક્ષમાં પણ રહે આ ભવનમાં આવે છે તમને મોક્ષમાં પણ રહે આત્મા જો સમ બંને હોય ભાવ અને સ્વભાવ અને વિભાવ એ સમ બંને હોય તો ત્યાં ભેવું અન્ય હોય શું કર્યું બરાબર તો મોક્ષ થાય ને સમજાય છે ને સમજાય એટલે આ વિભાવ નો અર્થ આપડે અત્યારે અત્યારે અવરોધ ચાલી રહ્યો છે સમજે નહીં નહીં સમજાવાતું વિભાવ એટલે વિશેષ ભાવ છે શું છે વિરુદ્ધ ભાવ નહીં વિશેષ ભાવ જે જાણવાનું હતું તેના કરતા વિશેષ જાણી કે શું કે બે વસ્તુ સાથે મૂકવાથી આજના વિજ્ઞાનીઓ કે બે વસ્તુ જોડે આવવાથી એ વસ્તુ પોતાના પોતપોતાના ગુણધર્મ ને છોડતી નથી અને વિશેષ ગુણ ઉત્પન્ન થાય શું થાય છે સમજાયું તમને શું કહેવા માંગુ છે બરાબર હા આત્મા ના પૂતગલ બે સાથે જોઈન્ટ બે સાથે થવાથી સહયોગ થવાથી આત્મા પોતાના ગુણધર્મ છોડતો નથી પૂતગલ પૂતગલ ના ગુણધર્મ છોડતું નથી અને કન્યામાંથી વિશેષ ગુણધર્મ ઉત્પન્ન થાય છે એને ક્રોધ માન માયેલો કહીએ ગુણ મારું એ એમાંથી ઉત્પન્ન થયું પણ ઉજ્જવલ જો ઉજ્જવલ પોતાનું સ્વરૂપ છોડતું નથી અને આત્મા પોતાનો ગુણ છોડતો તો આત્મા અને પુષ્કળના સંયોગોમાં એક ક્રોધ ઉત્પન્ન થયો વિશેષ ગુણધર્મ વિશેષ ગુણધર્મ આ બે ના હાજરીમાં ઉત્પન્ન થાય ત્યારે આ બે જો છૂટા પડી જાય પછી ના થાય પણ તો શરીરમાં રહેલો આત્મા એટલે શરીરમાં રહેલો આત્મા પૂતગલની સાથે રહેલો છે અને પૂતગલથી છૂટો પડી જાય તો વિશેષ ગુણ ઉત્પન્ન ના થાય તેમ થયું હા હવે અને પૂતગલ છૂટો પડી પછી ના થાય વિશેષ ગુણ તો પછી ના થાય પછી તો એમાંય ના થાય ત્યાં ચિત્તગતિમાં ના થાય ફરી ભેગું થવા ને જ્યાં સુધી જીવે છે એનું જીવન છે ત્યાં સુધી તો બે ભેગા હોય ને જેમ કે દાખલો શરીર વગર તો હાથમાં રહે જેમ આપણે બગી બગીચામાં રોડ પર હાથના પત્તા નાખ્યા હોય રસ્તા પર બગીચામાં હારસના પત્તા નાખ્યા હોય અને એક દાડો શેઠ જશે રાતે અને બપોરે સાઈડ વાગે બહાર નીકળ્યા હોય ઘર પગે ઉતાવળ હોય ને કઈ છોકરું કઈ પડી ગયું હોય તો તે દોડતા દોડતા રોડ પર જાય એટલે શેઠ ઘર પગે દોડ્યા તો શું થાય છે શેઠને પગે ખોલ્લા થાય બંગલા ના બધા માણસો પર કે આ પથરા ગરમ ગરમ સુધા લગાયા ગરમ પથ્થર સુધા લગા બસ ત્યાં આગળ સર પેલા શું કે શેઠ ગરમ પથ્થર ગરમ નથી કે છે તો પથ્થર તો ઠંડા જ છે પણ આ સૂર્યનારાયણ હાજરી છે ત્યાં સુધી ગરમ થઈ છે એને હાજરી ઉત્પન્ન થનારો ગુણતા બે નિકટ નિકટતાને લઈ જાય તો કે સૂર્યનારાયણ જશે એટલે પછી ઠંડા થઈ જશે જો એટલે આ બે ના બે ભેગું થવાથી વિશેષ ગુણધર્મ ઉત્પન્ન થયો ગરમીનો એના માટે જવાબદાર સૂર્ય નથી સૂર્ય કરતો નથી એ પથ્થરે એના માટે જવાબદાર નથી અને જો કદી વિભાવ હોય વિભાવ એટલે પોતે જ વિકલ્પ કર્યો અને તેથી ચોખ્ખું થયું તો વિકલ્પ કાયમ રહે કાયમ રહે આત્માનો વિકલ્પ કાયમ રહે કેવું નથી કેવું નથી આ એનાથી ક્રોધમાન માયા રોગું ક્રોધમાન માયા રોગ માં શું કે છે તે આપણે સમજાવવું ક્રોધમાન માયા રોગ એ પૂજન ના ગુણ છે કે ચેતન ના ગુણ છે પૂજન ના ગુણ ચેતન ના ગુણ ક્રોધમાન માયા ના હોય છે ભૂગલ ના ગુણ હોય તો મને મારું પૂજન કરે આ ભૂતગલ છે અને મારામાં રહેલું જે ચેતન છે તો આમ મારી જાણે છે અને એનું જે રિએક્શન આ ધારો કે મારો હાથ ઉતરી ગયો મારવાનો તો એના એ હાથ ઉતરવાની પ્રક્રિયા જે થઈ અને તેમાં જે વખતે જે ઉત્પન્ન થયું તેને આપણે ક્રોધ કહીએ તો એ ક્રોધ કોનો ગુણ તો નો નથી ને આત્માનો નથી તો એ ક્રોધ એ પૂતગલનો ગુણ નથી એટલે આત્માનો ગુણ નથી એ વિશેષ ગુણ વિશેષ ઉત્પન્ન વિશેષ ગુણ ઉત્પન્ન થયેલો થયો એ લાગે છે ન તો આત્માને લાગે છે છતાં તથા શાસ્ત્રકારો નામ પૂરું પાડ્યું છે પુદ્ગલ નો ગુણ રાખ્યો હશે તો પુદ્ગલ કાયમ માટે રહેશે આત્મા ગુણ રાખ્યો તો આત્મા કાયમ માટે એટલે શાસ્ત્રકારો એને વ્યતિરેક ગુણ ગયા વ્યતિરેક વાંચવા આવ્યું છે વ્યતિરેક વ્યતિરેક એટલે અન્વય ગુણ નહીં વ્યતિરેક અન્વય ગુણ પોતાના છૂટે નહીં પુદ્ગલ ના વ્યતિરેક ગુણ કે બે ના હાજરી ઉત્પન્ન થતા રાખો ત્યાં સુધી કોને લાગે છે કોનો કહેવાય ત્યાં સુધી કોને આપણે કેવો હા ત્યાં સુધી કહેવાનો હોય તો કેવો એવું ક્યાં છે તે પૂતલ ન કહેવો પડે હા પણ તે કોણ કહી શકે બધા માણસો ના કહી શકે અજ્ઞાની તો મારો જ કેવો પડે શું કેવું પડે એ મારો જ જ્ઞાની હોય એ જ કેમ કે આ પૂતલ નો ગુણ છે મારો નો અજ્ઞાન તો મારો જ ગુણ છે એવું કેવું પડે શું કેવું પડે એટલે હું ક્રોધી છું હું લોભી છું એમ કેવું પડે હા હું શોભી છું હું શોભી છું એવું અને જ્ઞાની બોલે કે આ પુષ્કળ બંનેના ગુણધર્મ જુદા છે જ્ઞાની એનાથી મુક્ત થયેલો છે એ માન્યતાથી રામ દિલીપ હતી અને તમારી રામ દિલીપ ગઈ નથી હું વસુબેન સીધી ફર્સ્ટ રામ દિલીપ હું વકીલ છું ફર્સ્ટ સેકન્ડ રામ દિલીપ અને બેન થવું કાકી થવું ભવિ થવું પછી કેટલી રંગ લોકો ઘટી થયા તો હવે રંગ બધી તો એ જ મિથ્યા છે મિથ્યા દર્શન રંગ અને એ રંગ બિલીફ ફ્રેક્ચર કરવી પડે તમે તમારી રંગ બિલીફ પોતે ફ્રેક્ચર કરી શકો નહીં માટે જ્ઞાની પુરુષ ફ્રેક્ચર કરી આપે અને ફ્રેક્ચર કરી આપે તેની જોડે રાઈટ બિલીફ બેસાડી આપે શું કરે રાઈટ બિલીફ એને સમ્યક દર્શન કહેવાય શું કહેવાય આ રોંગ બિલીફ ઉડાડી દીધે અને સાઈડ બિલીફ બેસી જાય કારણ વેક્યુમ ખાલી રહે નહીં બેહાડવું જોઈએ કે આ પ્રભુમાં આવે ને ત્યાં રોંગ બિલીફ ફેક્ચર અને રાઈટ બિલીફ બેસાડી દે અને સાહેબ સબ્જેક્ટ બેસાડી દે કેવું સાહેબ સબ્જેક્ટ સાયન્સથી ચોથો અવતાર ના થાય અને નિરંતર નિરંતર એ રે દર્શન પ્રતિ નિરંતર પ્રતિ રહે હું આત્મા છું શુદ્ધાત્માથી નિરંતર પ્રતિ રહે નિરંતર પ્રતિ તત્વ આત્માની પ્રતિ વાળું પ્રાપ્ત થાય પછી એને પાછા પડવાનું ના રહે સાચું સમ્યક પ્રાપ્ત થઈ જાય આત્માની પ્રતિ વાળું પણ એક સત્ય કે અમે આ જ્ઞાન પ્રગટ થાય ત્યારે આનું રક્ષણ માટે પાંચ આજ્ઞા આપીએ મહાવીર ભગવાન આજ્ઞા આપતા હતા અને અમે પણ પાંચ આજ્ઞા આપીએ છીએ કારણ કે આ બોજવી મૂકી નીકળ્યું ખરું પણ હજુ એને રક્ષણ કરવાની જરૂર છે નહીં તો શરી ખાશે લોકો અને પાણી ઠંડવાની જરૂર છે અમુક જ્યાં સુધી પાંચ પાંચસો વર્ષનું ના થાય ઝાડ ત્યાં સુધી પાણી ઠંડુ પડે ના ઠંડુ પડે ને એટલે આ પાંચ આજ્ઞા જોડાય પછી તમારું નિરસ્તર સમાધિ નિરસ્તર કોઈ મારે માર મારે તો સમાધિ ગાળો ભરે તો સમાધિ કોર્ટ જાય તો સમાધિ કોર્ટમાં ત્યાં પકડી ઘર જન્મ જેલમાં ઘર જતો સમાધિ જાય આ સમાધિ શું ચોવીસ તીર્થંકર સમાધિ છે એક એક તીર્થંકર ને ચોવીસ તીર્થંકર ભેગી સમાધિ આ વિજ્ઞાન છે ચૈતન્ય વિજ્ઞાન છે તમારે કશું નાખવું પડે માહિતી જ તે અંદરથી તમારે કઈ કે અંદરથી કે કોણ કે ચેતનારી શક્તિઓ જે છે ખુલ્લી થઈ ગઈ ભાઈ ये देखो हमारी शक्ति होती खुली सब વીસ વીસ પચીસ હજાર માણસો લઈ બેઠા હતા આનો લાભ એ થોડા માણસો તમે લેશો એટલે તમારું ઉભી રહ્યું પચીસ હજાર ઉપર બોલવાનો અધિકાર હતો આચાર્યનો શું અધિકાર છે શ્રીમદ રાજચંદ્ર બોલવાનો અધિકાર અધિકાર આચાર્યનો શું અધિકાર છે અત્યારે તો અધોગતિ જવું હશે એમનો વિરુદ્ધ બોલે જેને અધોગતિ પસંદ હોય તે એમની વિરુદ્ધ બોલે શું બોલે બાકી શ્રીમદ રાજચંદ્ર બોલવાનો અધિકાર તો એનું ગેરંટી હું આપું મારો વાંચવામાં આવેલો પેપરમાં આપેલો અભિપ્રાય છે મારા વાંચવામાં આવેલો કે જે કઈક સારો માણસ તો બેલેન્સ વાળો હોય મુક્ત મનનો માણસ એ તો એને લક્ષ મળ્યા પણ વાંચવામાં આવ્યો એટલે પછી જાણ્યો કઈ વાંધો પછી આ પુણ્ય વિજય ભેગા થયા ત્યાર પછી મને એમને ગ્રંથ આપ્યો તો મને કહે કોઈ પણ બીજા જ્ઞાની પુરુષ ભેગા થાય તો તમે વિશેષ સંપર્ક કરજે પુણ્ય વિજય મહારાજે મને ગ્રંથ આપ્યો કીધેલું કે બીજા આ ગ્રંથ વાંચજો અને બીજા કોઈ જ્ઞાની પુરુષ મળે તેનો સંપર્ક રાખજો બરોબર શ્રીમદ રાજ બોલી શકે કે હું બીજો મહાવીર બોલી શકે બોલી શકે આચાર્ય શા માટે કે એમની સાથે પેલું આબરૂ ઓછી થઈ જાય એટલા હારું પાછળ પડ્યા એમની આબરૂ નું લીલામ થઈ જાય એટલા હારું પાછળ પડ્યા એ તો લીલામ થઈ જ ગયું હતું ને હવે કઈ નવું થવાનું છે મારી થયો છે એ બોલી શકે બીજો હવે બોલે કે હું મારી છું કોતો ભાડો બોલે કોતો ડાયો બોલે તપાસ કરી ગાડા છે હોસ્પિટલ રાગદેશ બધા થયા હોય કે ભય ઓછો થયો હોય તો ઠીક છે ના થયો હોય તો આવજો સ્વભાવ અને આ ક્રોધ માયા તો જાણે જીતી લીધા અથવા જીતવાની કોશિશ કરે પણ પ્રકૃતિ કે છે કે એની મરતા સુધી પ્રકૃતિ ન બચાય તો જે પ્રકૃતિ મળતા સુધી એની કાયમ રહે કે જેમ કે કોઈ તટર્યો હોય કોઈ શાંત હોય કોઈ ઉદાર હોય કોઈ બધા તરફ પ્રેમાણ વૃત્તિ વાળો હોય તો એક સુધી એની પ્રકૃતિ આ કસાય રીતે પણ એ પ્રકૃતિ કાયમ ને કાયમ રહે એમ કહેવાય છે કે આ માતા હું એની પ્રકૃતિ પ્રાણ જાય પણ પ્રકૃતિ ના બરોબર અને આ પ્રશ્ન મારો જે ઉદભવ્યો તો એક વખતે હું આપણા દેશના આપણા વડાપ્રધાન છે તે હું એવો સ્વાગત મંત્રી હતો પ્રાણી જોડે બદલાયેલી કે કામ ક્રોધ તો જાણે જીતી આવડે પણ પ્રકૃતિ એવી એવી જ રહે જેમ કે ઉદાર સ્વભાવનો હોય ક્રોધી હોય તડતડીઓ હોય તો કાયમ એવો એવો જ રહે કે એ બદલવા ધારે તો પ્રકૃતિ બદલી શકે ખરો મનુષ્ય આ જે મારો ભૂલ છે પ્રકૃતિ અજ્ઞાની ની કોઈ મરતા સુધી ઓછી ના થાય અજ્ઞાની અને અમે જ્ઞાન આપીએ કે થયા જ્ઞાની એને દસ પંદર વર્ષે ખલાસ થઈ પછી લાઈફ નો પ્રકૃતિ ના થાય એટલે આ જે વિરોધાભાસ પ્રકૃતિ લાગે તે ના થાય પછી લોકોને અનુકૂળ આવે કારણ કે પ્રકૃતિ ખાલી થઈ જાય અને અજ્ઞાની પ્રકૃતિ ખાલી થાય છે ઉપરથી ભરે છે એટલે પ્રકૃતિ એક બાજુ ખાલી થાય છે ને એક બાજુ પાઇપ આવક છે અને જાવક છે બંને સાથે છે અમને આવક ના હોય એક જાવક એટલું હોય એટલે ઉડી જાય હા બરાબર એટલે જાવક જ હોય એટલે નિદ્રા હોય નિદ્રા હોય એટલે નિદ્રા હોય એમને છે તે ના બીજું ભેગું થાય અને અને બંધ અને નિદ્રા બંને આપે છે બરાબર બંધ પાછું પડ્યા બંધ પડ્યા એ અજ્ઞાન જતા બધી અજ્ઞાન એટલે મરતા ઉઠી જાય નહીં વધે ઉઠી વધે વધે પ્રગતિ વધે ઉઠી એ તો પોતે જાણવાની કોશિશ કરે અંદર આત્મદર્શન કરીને પોતે જાણવાની કોશિશ કરે ને કાઢે તો પોતાની પ્રકૃતિ પોતે કારીગરી છે કે પોતે એવું છે ને પ્રકૃતિથી પોતે બંધે તો પ્રકૃતિને સમજ જ પડે નહીં કે મારી આ પ્રકૃતિ ખોટી છે કારણ કે અહંકાર છે ને તે ખોટી નહીં સાચી માને અહંકાર છે એટલે અહંકાર હંમેશા મધરો હોય એટલે સત્યાસત્ય નો ભાર ના હોય અને બુદ્ધિ છે તે એને દુરુપયોગ કરે એનો બરોબર તમે કહો છો બરોબર છે ચાલો બરોબર એટલે આ તમારા દોષ કેટલા દેખાય છે તો તમે એક બે કહો પણ એ દોષ જ ના દેખાય દોષ અને પાછું શ્રીમદ રાજભાઈ શું બોલું છું હું તો દોષ અનંત એવું બોલું એવું બોલે હું તો દોષ પણ તમને દેખાતો અત્યારે તમને દેખાય છે નથી દેખાતા અને આ મહાત્માઓને તો સોસો પ્રતિકોણ થાય છે રોજ રોજ સોસો બસો બસો પ્રતિકોણ થાય છે કારણ બસો ભૂલ દેખાય છે બધી તે શ્રીમદ રામચંદ્ર શું કહ્યું કે દીધા નિર્દોષ તો કોણ પાઈએ સારો દોષ દેખાડે કરવાનો ભાગ જ ક્યાં છે આપણે મોટા કોઈ કરે છે બરાબર છે બરાબર છે તારા દોષ દેખાડવા જ એકદમ તરવાની શરૂઆત થઈ છે તારે એક દોષ દેખાડતું તરવાની વાત જ ખાલી કોઈ ચાલો માની બેઠો છું એક અત્યારે કર્યો નથી કે કઈક ડૂબ્યો છે ખરો આ પુસ્તક વાંચ્યા પછી પણ તર્યો તો નથી તર્યો હોય તો કઈ કે પોતાના દોષ શીખાય દીઠા નહીં બીજે દોષ તો તરીએ કોણ ઉભાય હું તો દોષ જ કરનાર એ પોતે આલોચના કરે છે અને પછી શું કે છે દીઠા નહીં બીજે દોષ તો તરીએ કોણ ઉભાય બીજાના દોષ દેખાડ્યા બીજાના દેખાડ્યા તમે બીજા કેટલા કાઢ્યા બીજાના તો આપણે જોયેલા કાઢી આપીએ નહીં પણ જાણીને મનમાં રાખીએ પણ મનમાં રાખીએ હા પણ બીજાને જો જ્યાં જ્યાં જાણવા માટે તો કસાય ભાવ વગેરે નહીં બતાવી નહીં બીજા દોષમાં પક્ષપાત નથી બુદ્ધિ હા બુદ્ધિ ને પક્ષપાત નથી એટલે કયા છે તમે આ જોશે તમારા આ છે પોતાના પક્ષપાત છે કારણ પોતે પોતે જજ પોતે વકીલ ને પોતે આરોપી પોતે જજ પોતે વકીલ ને પોતે આરોપી કેટલા જજ દેખાય એ એટલે શ્રીમદ રાખતા વ્યવહાર આપ્યું કે જો તું આ લેવલ માપી દેજે લાખ વર્ષ પર પુસ્તક વાંચી પણ આ લેવલમાં એક દસ દિવસ દેખાય ને તો તું આમ તો માતા ઉડવા કરો તમને વાંચવાનો એક અહંકાર પોતે હું આપી છું બસ કશું આખું ઘટી ને જો કોઈ મેળો ના થતું બધું તો બધું એનો આનો અર્થ ખોટી મહેનત છે ખોટી મહેનત થઈ ખોટી ને આબુ ખોટા બગાડો છો કોણ લોકો બગાડો છો તમારો બાપુ શું જાય કૃપાવતે પુસ્તક ઉપર લખ્યું છે એટલા માટે શું લખ્યું છે આત્મા જે મોટા પુસ્તક ની ઉપર લખ્યું છે શું શબ્દ લખ્યો છે આત્મા જાણો તેને સગડું જાણો સર્વ જાણો આટલો શબ્દ લખ્યો શા માટે સાહેબ મેં એક વાર પૂછ્યું મેં સાહેબ આ ઉપર લખવાની જરૂર હશે લખવું છે ખોટું બગાડ્યું આવું પૂછ્યું કા બગાડ્યું અંદર લખવું છું ને આટલું બધું પુસ્તક માં પાના હતા તમે ઉપડતા કારણ કે છે હું શું કહેવા માંગુ છું હંભળ બને છે મેં શું સાહેબ કહેવા માંગો છો કારણ કે જેને આત્મા જાણ્યો છે એને અહીં અંદર બધું જાણવાનું છે નહીં કે છે શું કે છે અને ના જાણ્યો તો ભાઈ માથાકોટ કરી નહીં હે આવું મોટું બધું માથાકોટ કરી શક ના શું હશે હું તને એક જ કહેવા માંગુ છું કે બીજું કાંઈ માં શું કે છે બીજું કાંઈ શોધમાં એક જ કહેવા માંગુ છું કે કહેવા જ નથી નાખતો જો તે આત્મા જાણ્યો હોય એટલે ઉગાડવાની જરૂર નથી અને ત્યાં જાણ્યા હોય માથાફોડ કરી રજત પગલા તમે જ્ઞાનીના રત્ન અનુભવો આવું એવું ખબર છે કે તમને કેમ લાગે બરાબર સો ટકા બરોબર છે કારણ કે એમને એ શું કે છે પુસ્તક વાંચીએ વાંચવાનો નથી પણ મારું પેલું પહેલું કરજે કે બીજું કઈ સ્ત્રોતમાં એક સત્પુતને શોધીને તેના ત્રણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દીધી વર્ષો જ્યાં પછી જો મોક ના મળે તો મારી પાસે ગેરંટી આપવા આપનારા કેટલા માણસો નીકળ્યા આ અવસર પેઢીમાં આ અવસર પેઢી કાળ છે એમાં ગેરંટી આપનાર કેટલા પુરુષો થઈ ગયા કરશું હા એટલા કે જો હા ભલે મારી પાસે આપી બધું આપી છે ના ભલે તો નહીં તો માથા ભૂલકા કરે બધું કામ કરે પુસ્તક વાંચું વાંચું તો લોકો મળે કઈ નાખવા મળે કરવા માટે કહ્યું છે સજાને હાથ કર્યું છે અને અંદર ઉતારવા માટે પોતાના જીવનમાં એને ઉતારવા માટે અમલ માટે પણ આમાં જે ઉતારવાનું છે એમાં પુસ્તકમાં જે સાત તત્વ છે એ ક્યાં મૂકવાનું છે